શ્લોક નંબર ટ્વેન્ટી નાઇન કૃષ્ણ કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ સ્યાતાની શાસ્ત્રાણે ન માન્યાને કદાચન અને જે શાસ્ત્રને વિશે શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીકૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા તૈતરીય ઉપનિષદની આનંદવલ્લીમાં કહ્યું છે જે ભીષા ભીષાસ્માદ્વાત પવતે ભીષો દેતી સૂર્ય આના ભયથી વાતઃ ભીષાસ્માત વાતઃ પવતે ભીષો દેતી સૂર્ય આના ભયથી પવન ચાલે છે અને સૂર્યનો ઉદય થાય છે વગેરે જે સર્વ જગતનું નિયમન કરે છે સર્વેશ્વર છે અવધિએ રહિત અતિ આનંદ ઘન છે તે જ આ આનંદમય મૂર્તિ શ્રીકૃષ્ણ શબ્દથી કહેવાય છે નારાયણ શબ્દની જેમ જ કૃષ્ણ શબ્દ આ અનાદિ પરમ તત્વમાં યોગરૂઢ છે તેથી જ શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જેને સત અને આત્મા આવા સામાન્ય શબ્દથી જગતનું કારણ બતાવે છે તે જ કારણ તત્વને તે શ્રુતિઓ અને સ્મૃતિઓ નારાયણ શબ્દ તથા અનાદિ કૃષ્ણ શબ્દથી વિશેષપણે કહે છે અને તેથી જ ભગવાન કૃષ્ણનો વસુદેવજીને ઘેર જન્મ થયો તે પહેલાંથી પણ ભાગવતાદિ ગ્રંથોમાં કૃષ્ણ શબ્દથી તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બંધબેસતું આવે છે સુસંગત છે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એની પહેલાં તે બધી શ્રુતિ સ્મૃતિઓમાં કૃષ્ણનું કૃષ્ણ શબ્દ આવે છે એની પહેલા શું આવ્યું કારણ બતાવે છે આખું વાત હતા શ્રુત તેથી જ શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં જેને સત અને આત્મા આવા સામાન્ય શબ્દથી જગતનું કારણ બતાવે છે તે જ કારણ તત્વને તે શ્રુતિઓ અને સ્મૃતિઓ નારાયણ શબ્દ તથા અનાદિ કૃષ્ણ શબ્દથી વિશેષપણે કહે છે એટલે જે જગતનું કારણ છે એ જ કૃષ્ણ છે એવું વિશેષપણે એટલે એને ભાગવતમાં કૃષ્ણ શબ્દનો ઉલ્લેખ અનાદિ નારાયણ તત્વ માટે જે થયો છે તે નીચેના પ્રમાણ વચનોથી જોઈ શકાય છે જેમ કે ભાગવતમાં પૃથુચરિત્રમાં આરી રાધ ઈશુહુ કૃષ્ણમ ચરતપ ઉત્તમમ આદિ આરી રાધ આરી રાધ ઈશુહુ કૃષ્ણ મચરસ્ત મચર આરિરાદય શિવ કૃષ્ણમ તપ કૃષ્ણમ અચર ઉત્તમમ કૃષ્ણની આરાધના કરવા ચાહતા પૃથ્વીએ ઉત્તમ તપ કર્યું અજામિલના ઉપાખ્યાનમાં કૃષ્ણ શબ્દ વપરાયો છે અજામિલોપ્યથા કર્ણ્યમ દૂતાનામ યમ કૃષ્ણયોહો અજામેલ યમદૂતો અને કૃષ્ણના પાર્ષદોના વચન સાંભળી સાંભળતો હતો કૃષ્ણાયનો નમતિ યચ્છિરહ એક કૃષ્ણાયનો નમતિ કૃષ્ણાય નો નમતિ યચ્છિરહ એકદાપી તાનાનય ધામસ તો તાનાનયધ્વમ તાનાનયધ્વમ અસો અસતો અકૃત વિષ્ણુ કૃત્યાન જેનું મસ્તક એક વખત પણ કૃષ્ણને નમતું નથી અને વિષ્ણુની આરાધના જેવા કર્મને કરતા નથી આવા દુષ્ટોને તમે અહીં લઈ આવો એમ એમ રાજા કે છે યથા કૃષ્ણાર્પિત પ્રાણ તત્પુરુષ નિષેધયા નિષેવયા કૃષ્ણને આત્મસમર્પણ કરીને તેમના ભક્તોની સેવાથી જીવ જેવો પવિત્ર થાય છે કૃષ્ણાંધ્રી પદ્મ મધુલિંગના મધુલિન મધુલિન ન પુનર્વિસૃષ્ટ માયા માયા ગુણેશુ રમતે ન પુનર્વિસૃષ્ટ માયા ગુણેશુ રમતે વૃજીના બહેશ મધુલિન એટલે હું કૃષ્ણના ચરણોમાં લીન થયેલો છે લીન એટલે લીટ લીન થયેલો લીહ છે લીહ મધુ લીહ ચાટનાર ચાટનારો ભગવાનના ચરણ કમળના રસને ચાટનારો એ ક્યારેય માયાને આધીન થતો નથી કૃષ્ણાંધ્રી પદ્મ મધુલિન ન ન પુનર્વિસૃષ્ટ માયા ગુણેશુ રમતે વૃજીના વહેશુ જે મનુષ્ય કૃષ્ણના ચરણકમળના મકરંદ રસનો લોભી ભ્રમર છે તે માયાના દુઃખરૂપ વિષયોમાં ફરીવાર રમતો નથી ભરતાખ્યાનમાં પણ કહ્યું છે સા મામ સ્મૃતિ મૃગદેહેપી વીર કૃષ્ણાર્ચન પ્રભવા નો જહાતે કૃષ્ણની આરાધના પ્રભાવથી મૃગયોનીમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ પ્રહલાદ ચરિત્રમાં પણ કૃષ્ણ શબ્દ છે કૃષ્ણ ગ્રહ ગૃહિતાત્મા ન વેદ જગદીદ્રશમ જગદીદ્રશમ જગત ઈદ્રશમ જગત ન વેદ કૃષ્ણ ગ્રહ ગૃહિતાત્મા ન વેદ જગદ દિદ્રશમ કૃષ્ણરૂપી ગ્રહે કૃષ્ણના અનુગ્રહથી પ્રહલાદના હૃદયને એવી રીતે પકડ્યું હતું કે તેને જગતનું કશું સાનભાન ન રહ્યું મરતી ન કૃષ્ણે પરત સ્વતો વા મિથો મરતી નહીં મતીર્ન કૃષ્ણે પરત સ્વતો મતિર્ન કૃષ્ણે પરત સ્વતો વા મિથોભિપદ્યેત ગૃહવ્રતાનામ સંસારમાં આસક્ત પુરુષોની બુદ્ધિ કોઈના કહેવાથી કે પોતાના જેવા લોકોના સંસર્ગથી કૃષ્ણમાં નથી લાગતી એશા બ્રહ્મણ્ય દેવસ્ય કૃષ્ણસ્ય ચ મહાત્મન અવતાર કથા પૂજ્યા વધો પૂર્ણ્યા અવતાર કથા પુણ્યા વધો યત્ર અવતાર કથા પુણ્યા વધો યત્રાદિદેવયો યત્રાદિદૈત્યયો અવતાર કથા પુણ્યા વધો યત્રાદિ દૈત્યો દૈત્યો હો દૈત્ય દૈત્યો હો વધો યત્રાદિ દૈત્યયો બ્રહ્મણ્ય દેવ પરમાત્મા કૃષ્ણનું આ અવતાર ચરિત્ર છે આમાં હિરણાક્ષ અને હિરણ્યકશિપુ આ બે દૈત્યોના વધનું વર્ણન છે ધ્રુવાખ્યાનમાં પણ કૃષ્ણ શબ્દ વપરાયો છે જેમ કે ઇત્યુતાન પદહ પુત્રો ધ્રુવ કૃષ્ણ શ્લોક વાંચતા જ નથી આવડતો અનુષ્ટોપ ક્યાં અટકવાનું હોય આઠ અક્ષરે અટકવાનું હોય ઇત્યુતાન પદહ પુત્રો ધ્રુવ કૃષ્ણ પરાયણ એમ ઇત્યુતાન પદઃ પુત્રો ધ્રુવ કૃષ્ણપરાયણ આ રીતે ઉત્તાનપાદના પુત્ર ધ્રુવ કૃષ્ણ પરાયણ થયા અને ત્રણેય લોકોની ઉપર ચૂડામણીની જેમ બિરાજ્યા તમ કૃષ્ણપાદાભી નિવિષ્ટ ચેતસમ કૃષ્ણના ચરણારવિંદમાં તલ્લીન ચિત્તવાળા ધ્રુવને પુરંજનના ઉપાખ્યાનમાં પણ કૃષ્ણ શબ્દનો નિર્દેશ કર્યો છે આરિરાધ ઈશુહુ કૃષ્ણમ સ સજગામ કુલાચલમ તે મલયધ્વજ કૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાથી મલય પર્વત ઉપર ચાલ્યા ગયા યયાતિ ચરિત્રમાં પણ કૃષ્ણ શબ્દ છે સર્વત્ર સંગમ ઉત્સૃજ્ય સ્વપ્નોપમ્યેન ભર્ગવી ભાર્ગવી ભાર્ગવી છે સર્વત્ર સંગમ ઉત્સૃજ્ય સ્વપ્નોપમ્યેન ભાર્ગવી કૃષ્ણે મનઃ સમાવેશ્ય વ્યધુનો લિંગમાત્મન દેવ્યાનીએ આ બધું સ્વપ્ન જેવું માન્યું સર્વ પદાર્થોમાંથી આસક્તિ છોડી દીધી મનને કૃષ્ણમાં જોડીને વાસનામય લિંગ શરીરનો ત્યાગ કર્યો દેવોએ સ્તુતિ કરી ત્યાં પણ કૃષ્ણ શબ્દ છે ગ્રસ્તાની યેન નહ કૃષ્ણ તેજાંસ્ય સ્ત્રાયુધાની ચ હે કૃષ્ણ વૃત્રાસુર અમારા તેજ અસ્ત્ર અને શસ્ત્રોને ગળી ગયો છે હંસાય દહનિલ દહનિલયાય દહરનિલયાય દહર દહર હંસાય દહરનિલયાય નિરીક્ષકાય કૃષ્ણાય મૃષ્ટયશસે નિરૂપક નિરૂપક્રમાય આપ શુદ્ધ સ્વરૂપ હૃદય સ્થિત સર્વના સાક્ષી ઉજ્જવલ કીર્તિ સંપન્ન અને સર્વશક્તિમાન કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ વ્યાસ અને નારદના સંવાદમાં પણ કૃષ્ણ શબ્દ કહેવાયો છે તત્રાન્વહમ કૃષ્ણ કથા તત્વ તત્રાન્વહમ કૃષ્ણ કથા પ્ર પ્રગાયતામ ત્યાં રોજ કૃષ્ણની કથાઓને કહેવા કહેતા એવા એવમ કૃષ્ણ મતેર બ્રહ્મન આ રીતે મારું મન શુદ્ધ થઈ ગયું આસક્તિ તૂટી ગઈ અને હું કૃષ્ણ પરાયણ થઈ ગયો અને મારો કાળ આવ્યો વૈકુંઠના વર્ણનમાં પણ કૃષ્ણ શબ્દનો ઉલ્લેખ છે કૃષ્ણાત્મન કૃષ્ણાત્મનામ ન કૃષ્ણાત્મનામ ન રજ આદ આદધો આદધો રુત્સ્મયાધ્યેય આદધો રુત્સ્મયાધ્યેય કૃષ્ણ પ્રાણ ભગવાનના ભક્તોના મનમાં અપ્સરાઓ કામ વિકાર પેદા કરી શકતી નહીં રુદ્ર ગીતામાં પણ કહ્યું છે કે નમો ધર્માય બૃહતે કૃષ્ણાય કુંઠમેધસે મહાન ધર્મ સ્વરૂપ અપ્રતિહત મેધા શક્તિવાળા આપ કૃષ્ણને અમારા નમસ્કાર છે વૃત્રાસુરના આખ્યાન પ્રસંગમાં ઇથમ દ્રઢમતિ કૃષ્ણ આસિત સંગ્રામ ઉલ્બણે ભયંકર સંગ્રામમાં પણ વૃત્રાસુર કૃષ્ણના સ્વરૂપમાં પોતાના મનની વૃત્તિને દ્રઢતાથી જોડી શક્યો હતો પ્રચેતાઓના આખ્યાનમાં પણ કૃષ્ણ શબ્દ વપરાયો છે વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતયે નમઃ સમસ્ત ભાગવતોના પતિ અને વાસુદેવ નંદન આપ કૃષ્ણને અમારા નમસ્કાર છે જનક રાજા અને નવ યોગેશ્વરોના સંવાદમાં પણ કૃષ્ણ શબ્દ છે એવમ કૃષ્ણાત્મનાથેશુ મનુષ્યેશુ ચ દ્રઢસો હૃદમ આ રીતે કૃષ્ણને પોતાના આત્માના પણ સ્વામી માનનારા ભક્ત મનુષ્યોની સાથે સુહૃદભાવ કરવો તેથી સર્વે વેદા યદપદ માન સર્વે વેદા યત્પદ મામનંતી સર્વે વેદો જેના ચરણને માને છે નારાયણ પરા વેદાહા વેદો નારાયણનું પ્રતિપાદન કરવા તત્પર રહે છે વેદેશ્ચ સર્વેહી અહમેવ વેદ વેદ્યો સર્વે વેદો દ્વારા જાણવા સમજવા લાયક હું એક જ છું આ બધી આ રીતે બધી શ્રુતિઓ અને સ્મૃતિઓ પરબ્રહ્મ નારાયણ કૃષ્ણનું જ પ્રતિપાદન કરે છે તે કૃષ્ણનું પરબ્રહ્મપણાને જણાવનારું જે ઐશ્વર્ય છે તેને રુદ્ર આદિ બીજા દેવતાઓમાં આરોપીને શ્રીકૃષ્ણ ભગવાનના ઐશ્વર્યોનું નિરાકરણ જે શાસ્ત્રોમાં કર્યું હોય તે શાસ્ત્ર વ્યાસના સિદ્ધાંતથી વિરુદ્ધ છે માટે તેને માનવા નહીં શું આવ્યું એટલે બધા આ બધા ઓલા શ્લોકો આવ્યા એમાં શું એનું એ બધા કૃષ્ણ ભગવાનના જન્મ પહેલાં ત્યાં એમાં સ્તુતિ થઈ રહી છે કૃષ્ણના નામથી શબ્દના ઉચ્ચારથી તો આપણે શું સમજવા એટલે જે કૃષ્ણ શબ્દ બતાવે છે અનાદિ નારાયણને બતાવે છે વાસુદેવના પુત્ર એને નથી બતાવતો વાસુદેવ એકલા વાસુદેવના પુત્રને નથી બતાવતો અનાદિ નારાયણ છે એનું નામ હતે કૃષ્ણ છે અને એને કેનારો કૃષ્ણ શબ્દ છે ખાલી નંદ અને યશોદાના પુત્ર વસુદેવ ને દેવકીના પુત્ર કૃષ્ણ એને જ કહેતો નથી એવું કેવી રીતે ખબર પડે એના જન્મ પહેલા બધી શ્રુતિ અને સ્મૃતિમાં સ્તુતિ થયેલી આ બધા પ્રહલાદ ને ધ્રુવ ને એ બધા એની પહેલા થઈ ગયા છે અને ત્યારે હોતે એને કૃષ્ણની આરાધના કરી તો એ ક્યાં કૃષ્ણ પ્રહલાદ ને કૃષ્ણ ભૂત વળગ્યું હતું તો એ ક્યાં કૃષ્ણ વળગ્યા હતા અનાદિ નારાયણ અનાદિ નારાયણ છે એ કૃષ્ણ શું કરવાને ત્યારે કૃષ્ણ ભગવાન ત્યારે તો અવતાર હતા ને આ એટલે એ ક્યાં કૃષ્ણ હોય એટલે એમ શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમા ઉપાસ્ય ઈષ્ટદેવોના સરવાર વિભાવ કારણ અમારા ઈષ્ટદેવ આરાધ્ય શ્રી કૃષ્ણ છે એ ક્યાં કૃષ્ણ અનાદિના છે અનાદિ નારાયણ છે અનાદિના કૃષ્ણ એમ નહીં અનાદિ નારાયણ છે એનું બીજું નામ કૃષ્ણ છે પ્રસ્થાણું સૂક્ષ્મ દ્રુવો એ નહીં પણ ઓલું હૃદય જીવવત જીવે યોંતરયામી તયા સ્થિત જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વકર્મ ફલપ્રદા સશ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ એક અનાદિ નારાયણ છે અને એને નારાયણ હોતે કહેવાય છે એને નારાયણ પહેલા એનું નામ શું હતું નારાયણની પેલા એનું નામ શું હતું પરબ્રહ્મ તમને ખબર એમ કહું તમે તમે જાણો છો કે નહીં નારાયણને જાણતા નથી નારાયણ ની પેલા આમાં આવ્યું ને આગળ કૃષ્ણ કે પેલું કૃષ્ણ પેલું નારાયણ પેલું નામ કયું પેલું કૃષ્ણ કે પેલું નારાયણ જન્મીને તરત કયું નામ પાડ્યું તું હે નારાયણ નારાયણ પડ્યું તું કે કૃષ્ણ પડ્યું હે બે માંથી એક ગડબડ કૃષ્ણ પછી કૃષ્ણ પછી પડ્યું તો કૃષ્ણ કોડે પાડ્યું પછી નારાયણ પેલા શું નામ હતું કે કઈ હતું જ નહીં એ હતું જ નહીં ના નામ વિના હતા બાબલો કઈ નામ ન પાડ્યું હોય તેને બાબલો જ કયો છો તમે ભાઈ કે તમારા છોકરાને હવે તો જન્મમાં પેલા નામ પાડી દે છે કે એટલે ભગવાનને જન્મમાં પેલા નામ પાડી દીધું છે નારાયણ નારાયણીઓ પેલા હું નામ હતું આમાં આવ્યું ના ઘડિયા કે કાંઈ ન આવ્યું શું આવ્યું ભાઈ હજુ હજુ આવ્યું તો નહીં એમાં તો પછી નારાયણ પેલા શું હતો આત્મા નારાયણ પેલા શું હતો આત્મા અને એની પેલા શું હતું એની પેલા સત સત એ હંધાઈ પેલા સત એવું એકદમ અગરે આસિત એ પેલા જન્મમાં પહેલાનું નામ છે એટલે પેલા સાત અને આત્મા પછી નારાયણ અને પછી કૃષ્ણ એવું નામ પડ્યું એટલે ભગવાન કોઈ એમ કે ભગવાન એવું કીધું કે અમે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરીએ છીએ તો ક્યાં ધ્યાન ક્યાં કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરે છે અનાદિ નારાયણ છે અનાદિ નારાયણ છે એનું ધ્યાન કરે છે હવે એક ત્રીજો પક્ષ છે જેને શ્રીહરિએ શુષ્ક વેદાંતિ કહ્યા છે લામાં હું કીધું શિક્ષાપત્રીમાં આ શ્લોકમાં કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિ કૃતમ શ્યાતા નિશાસ્ત્રણીમાં આ ફકરામાં હું કીધું એટલે ભગવાનનું કદાચ એની ઐશ્વર્ય હોય એની શક્તિ હોય એનાથી નીચે કેટેગરીમાં એનું વર્ણન કરે તો એનું ખંડન જ કહેવાય એને એવા શાસ્ત્રોને માનવાની એમ ક્યાં કીધું છેલ્લી લીટી વાત હતી આ રીતે બધી શ્રુતિઓ અને સ્મૃતિઓ પરબ્રહ્મ નારાયણ કૃષ્ણનું જ પ્રતિપાદન કરે છે તે કૃષ્ણનું પરબ્રહ્મપણાનું પરબ્રહ્મપણાને જણાવનારું જે ઐશ્વર્ય છે તેને રુદ્ર આદિ બીજા દેવતાઓમાં આરોપીને શ્રીકૃષ્ણ ભગવાનના ઐશ્વર્યોનું નિરાકરણ જે શાસ્ત્રમાં કર્યું હોય તે શાસ્ત્ર વ્યાસના સિદ્ધાંતથી વિરુદ્ધ છે માટે તેને માનવા નહીં કૃષ્ણ પરબ્રહ્મ જે છે એનું ઐશ્વર્ય પણ બીજા રુદ્રાદિક દેવતામાં લાવીને નિરાકરણ કર્યું એના ઐશ્વર્ય એ ખંડન કર્યું કહેવાય શ્રી કૃષ્ણ ભગવાનમાં ઐશ્વર્ય નથી એમ બોલે તો એ ખંડન કર્યું કહેવાય અને શ્રી કૃષ્ણ ભગવાન કરતા બીજામાં વધારે છે એમ કર્યું એમ બોલે તો એ ખંડન કર્યું કેવાય તો એવું સાંભળવું નહીં અને એવું વાંચવું નહીં એવું સાંભળવું નહીં અને એવું માનવું નહીં હવે એક ત્રીજો પક્ષ છે જેને શ્રીહરિએ શુષ્ક વેદાંતિ કહ્યા છે તે અદ્વૈતી છે તેઓ માને છે કે પરબ્રહ્મ સમગ્ર વિશેષતાઓથી પર છે સર્વેશ્વરપણાનો ભાવ પણ વાસ્તવમાં તેમાં નથી તે જ્ઞપ્તિ માત્ર જ્ઞાન સ્વરૂપ માત્ર જ છે તે અશરીર છે કરચરણ રહિત છે અને અમૂર્ત છે જે કૃષ્ણ સર્વેશ્વર કહેવાય છે તે તો શાસ્ત્રમાં સગુણ બ્રહ્મ કહેવાય છે તે પારમાર્થિક નથી નિયામ્ય તથા નિયામક જેવા વિભાગ જેમાં હોય છે એવી વ્યવહારિક દ્રષ્ટિએ જ તે સ્વીકાર્ય છે અને તેથી જ વેદાંતની શ્રુતિઓમાં કહેલા પરબ્રહ્મ નિર્ગુણ છે તથા નિરાકાર છે આવો સિદ્ધાંત સંગત થાય છે એવું ઓ કીધું અદ્વૈત એક એકમાં તેવો છે અદ્વૈત અને ઈશ્વરને નિરાકાર કરચરણ રહિત ને એવા માને છે એટલું જ છે બધું ઘણો આવી એટલું જ આવ્યું ખાલી જ્ઞાન સ્વરૂપ તેજ રૂપ છે જ્ઞપ્તિ માત્ર છે જ્ઞપ્તિ માત્ર એટલે હું બધી આવી નથી ગયું બોલા બા હે તે ખાલી વાંચી જવાનું છે કે શું કરવાનું છે વેદાર્થ સંગ્રહ મારે આવી ગયું કે નથી તે જ્ઞપ્તિ માત્ર જ્ઞાન સ્વરૂપ માત્ર જ છે તે અશરીર છે કરચરણ રહિત છે અને અમૂર્ત છે જે કૃષ્ણ સર્વેશ્વર કહેવાય છે તે તો શાસ્ત્રમાં સગુણ બ્રહ્મ કહેવાય છે આ શ્રી કૃષ્ણ સર્વેશ્વર કહેવાય છે એ સગુણ સગુણ બ્રહ્મ સગુણ બ્રહ્મ એટલે શું માયાથી માયાના ગુણ વાળા છે જ્ઞપ્તિ એટલે જાણવું માત્ર જ્ઞપ્તિ ખાલી જ્ઞપ્તિ નથી જ્ઞપ્તિ એટલે જ્ઞપ્તિ માત્ર એવું છે જ્ઞપ્તિ હું દોડું છું એટલે શું કહેવાય દોડવું એ શું કહેવાય ક્રિયા મેં સો મીટરની દોડમાં ભાગ લીધો તો દોડ અને દોડવું એમાં બે માં શું ફેર ભાઈ દોડ અને દોડવું ચાલો હું દોડવાનું મારે દોડવું છે તો એમાં એક્શન ક્યાં ચાલુ છે એ તો દોડતો હોય તો ચાલુ હોય ને એમ કે સો મીટરની દોડમાં ભાગ લે તો એક્શન ચાલુ ન હોય દોડ સંજ્ઞાનું નામ છે દોડ સંજ્ઞાનું નામ છે સંજ્ઞા છે અને દોડવું ક્રિયા છે ક્રિયાપદ નું નામ થઈ જાય નામનું ક્રિયાપદ થઈ જાય એટલે જ્ઞાપતિ એટલે નામ થઈ ગયું અને જાણવું એટલે ક્રિયાપદ થયું જાણવામાંથી નામ કરી દીધું જાણવા માત્ર છે જાણી શકાય એવા માત્ર છે એમ પણ એને બદલે જ્ઞાપતિ એટલે નામ થઈ ગયું ક્રિયાપદમાંથી નામ થઈ નામ કરી દેવામાં આવે સ્વામીજીનું વાંચન બહુ સારું નથી અને સ્વામીજી અત્યારે વાંચે છે તો વાંચન અને વાંચે છે એમાં હું બે મફેર એક નામ ખાલી છે એક ક્રિયા બતાવે છે વાંચન એ ક્રિયાપદ થઈ અને વાંચે છે ઓલું વાંચે છે એ ક્રિયાપદ થયું અને વાંચન એ નામ થયું એમ જાણવું અને જ્ઞાપતિ એમ હું જાણું છું તો એ ક્રિયાપદ થઈ અને જ્ઞાપતિ એટલે જાણવું એનું જાણકારી જાણ જ્ઞાપતિ એટલે જાણકારી તે જ્ઞપ્તિ માત્ર જ્ઞાન સ્વરૂપ માત્ર જ છે તે અશરીર છે કરચરણ રહિત છે અને અમૂર્ત છે જે કૃષ્ણ સર્વેશ્વર કહેવાય છે તે ભગવાનને જાણો છો એ જ્ઞપ્તિ માત્ર જાણો છો કે કઈ કરે એવા એમ કે ભગવાન તમે છો કે અમારું કામ કરી દો કેવા હારા હોય ઓલા તો જ્ઞપ્તિ માત્ર છે કે કોઈનું કામ ન કરી દે કોઈનું કામ કરવું હોય તો કે તમે કરી લ્યો અહીંથી એ હું ન કરી દઉં તો એવા ભગવાન જોઈએ કે તમારે કેવા ભગવાન જોઈએ કામ કરી દે એવા જોઈએ દાળ હરકી પકાવી દે એવા જોઈએ કે કેવા ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન છે એ કેવા છે કામ કરી દેવા છે કે કઈ જ્ઞાપતિ માત્ર છે તો કોક એમ કે સ્વામિનારાયણ ભગવાન તો જ્ઞપ્તિ માત્ર છે તો તો એ ન સાંભળવું એમ કીધું તો એ સાંભળવું નહીં જે કૃષ્ણ સર્વેશ્વર કહેવાય છે તે તો શાસ્ત્રમાં સગુણ બ્રહ્મ કહેવાય છે તે પારમાર્થિક નથી પારમાર્થિક એટલે કોઈનું કોઈનું ભલું લીલું કરી દેવાનું એ તો આગળ વિયા ગયા આ તો બીજા હાથમાં આવી ગયા પછી તમારે પારમાર્થિક એટલે શું કોઈનું કલ્યાણ કરી શકે તમને ખબર ભાઈ પારમાર્થિક એટલે હું સ્વામીજી એ તો પરોપકારી હોય તો કેવાય પરોપકારી હોય એ કહેવાય બીજાની ઉપર ઉપકાર કરે તો પરોપકારી કહેવાય ને આ તો પારમાર્થિક છે પારમાર્થિક એટલે હું ભાઈ હે કાયમી એમ સનાતન મૃત્યુ પછી હોતે હોય એનું નામ પારમાર્થિક એનું મૃત્યુ જ ન હોય એવા પારમાર્થિક શ્રી કૃષ્ણ ભગવાન છે એ ધામમાં વૈયા ગયા કે પારમાર્થિક છે સ્વામિનારાયણ ભગવાનની બધા પારમાર્થિક છે કે ટેમ્પરરી એનો વિરોધી ઓપોઝિટ ટેમ્પરરી ટેમ્પરરી એટલે અપારમાર્થિક ઓલા પાર પારમાર્થિક એટલે ટેમ્પરરી નહીં ભગવાન એ કામ કરે છે એ બધા તો એ કેવા છે એ પારમાર્થિક છે કે એટલે ઓલા એમ કે છે કે પારમાર્થિક નથી એમ એટલે અહીંયા આવ્યા છે ઘડીક કામ કરી દે પણ પછી નહીં કઈ કરે તમારે લીલું નહીં કરે જો ઘડી ગયા તો પછી પેલોઠી વાળીને બે જાય તો એવું કોક કહેતું હોય તો ન સાંભળવા તો એ સાંભળવું નહીં એમ માને છે ને હું એક વાર તમને કહું કામ કરો તો તમે હું સમજો ને સ્વામીજી હું સમજે ને બીજા સ્વામીજી હું સમજે ને કાંઈ ગોટા વાળે તો આપણે નથી બોલો ઓલા પ્રશ્નો લઈ છે મેનેજમેન્ટના તો નથી બધા નવે નવ ગોટા જુદા જોઈએ કેટલી કે નહીં હે ભગત ગોટા વાળતા હોય એ તો ગોટાય તમને સમજાય ગોટા કેટલા બધા આમ કે કોમ્પ્લિકેટેડ હોય કે હું આ ગોટો છે એટલે આપણે એક જ થી બોલો એક જ ઠેકાણ પ્રશ્ન હતો કે નહીં બીજો કઈ તો ગોટા કેટલા વાળા અને તમારો ગોટો એને સમજાય એનો ગોટો તમને સમજાય સ્વામી વિશ્વમંગલ સ્વામી ગોટા વાળતા હોય તો એ તો કેવડા મોટા ગોટા વાળે તો એને સમજાય ભગતને એક ગોટો સમજાય અને ભગતના ગોટા તો મોટા ગોટા હોય તો એ પાછા એક નો હમ તમે બધા આમ ખહી નીકળો કે આ ગોટો એટલે હું એટલે હું જવાબ થયો કયો હોય એવો ન લે વ્યાસ ભગવાનનો હોય એવો અર્થ કઈ બધાએ પેલા એ લીધો હોય નહીં પણ કેવો લીધો હોય પોતાને પોતે જેવો ગોટો મારતો હોય અને પોતાને ગમતો હોય એ લખી આવે કે બીજા રવિવાર શું લે બીજા સોમવાર હું લખી આવે હે બીજો સોમવાર શું લખી આવે પોતાને જેમાં રાગ હોય હે પોતે જો ગોટો મારતો હોય અને ગમતો હોય કે આ ગોટો બહુ સારસ આ સિઝનેબલ છે એટલે એને કઈ સિઝન એ ન લાગે એટલે નિરાકારવાદીઓ એવું વ્યાસ ભગવાન માંથી જ કાઢે પણ શું કાઢે પોતાને ગમતો હોય એવો ગોટો માર દે એટલે એ બધા કેટલા મારવો હોય તો કેટલા મરાઈ જાય એક વાક્ય પરથી કેટલા ગોટા મરાઈ જાય હે કેટલા ભરાય કયો તે વ્યાસ ભગવાનના વાક્ય ઉપર બધા જેટલા ગોટા મારવા એટલા માર દે બધા ને કોઈક સાચો ગોટો માર દે તો એને ગોટો ન કહેવાય એને હરખું કહેવાય સીધું જે શ્રી કૃષ્ણ સર્વેશ્વર કહેવાય છે તે તો શાસ્ત્રમાં સગુણ બ્રહ્મ કહેવાય છે તે પારમાર્થિક નથી નિયામ્ય તથા નિયામક જેવા વિભાગ જેમાં હોય છે એવી વ્યવહારિક દ્રષ્ટિએ જ તે સ્વીકારાય છે નિયામ્ય નિયામક હું કંટ્રોલર અને જે કંટ્રોલ થતા હોય નીચે એ તો તમે ટ્રાન્સલેશન કર્યું ભગવાન બધાના બધાના નિયામક છે કંટ્રોલર એવું કઈ એમાં વિભાગ નથી બધું એક જ છે આપણે બધા ભગવાન જ થઈ જઈએ આપણે બધા ભગવાન થઈ જઈએ તો પછી કોની આજ્ઞા માનવાની એવું તો એવું સાંભળવું નહીં અને માનવું નહીં ભૂલમાં સાંભળાઈ ગયું હોય તો માની ન લેવું તો કે આપણે આમાં તમને કોઈક ભૂલમાં એમ કહી દે કાનમાં આવીને કે ભાઈ આ કોણ મોટો કોણ નાનો તો આપણે એવું માનવું નહીં એમ કોણ મોટો કોણ નાનો આપણે બધા મોટા જ છે ને આવી ગયા તો મોટા જ નહીં નિયામ્ય તથા નિયામક જેવા વિભાગ જેમાં હોય છે એવી વ્યવહારિક દ્રષ્ટિએ જ તે સ્વીકારાય છે અને તેથી જ વેદાંતની શ્રુતિઓમાં કહેલા પરબ્રહ્મ નિર્ગુણ છે તથા નિરાકાર છે આવો સિદ્ધાંત સંગત થાય છે અદ્વૈતવાદીઓ આવા નિર્વિશેષ નિર્ગુણ કે નિરાકાર સિદ્ધાંતનું પોષણ કરતી શ્રુતિઓ નીચે પ્રમાણે તેઓ કહે છે એ બધા એવું માને છે ગોટા મારો હોય ત્યાં આધાર તો જોઈએ ને કે તમે એક દિન તો કીધું આવું ગોટો મારવો હોય તો કઈ તમે તમારી જાણે મારી શકો શેના ઉપરથી મારો કે તમે કીધું તું એટલે એમ કે તમે મોટો ગોટો તમે જ માર્યો હતો પછી અમે ત્યાંથી વિસ્તાર કર્યો થોડોક બે ત્રણ લીરા વીટીને એટલે વ્યાસ ભગવાન તેને આગળ શ્રુતિઓમાં જઈને પછી ગોટમ મારે છે એવું ગોતી આવ્યા છે પોતાનો ગોટો હોય એવી શ્રુતિઓ ગોઠતી આવે આવા નિર્વિશેષ નિર્ગુણ કે નિરાકાર સિદ્ધાંતનું પોષણ કરતી શ્રુતિઓ નીચે પ્રમાણે તેઓ કહે છે પોતે ગોટો મારતા હોય એવો સત્સંગ ગોતી આવે કે આ કે સત્સંગમાં જેવું આવ્યું હોય પછી કે આપણે ગોટા મારવાના એમ એવો સત્સંગ હોય કે ન હોય કે ન હોય એવો સત્સંગ હોતે હોય એટલે એ સત્સંગ જઈને એવો સત્સંગ કરી આવે ભાઈ ભાઈ આવું તમે ક્યાંથી કર્યું તો સત્સંગમાં જ આવ્યું તો આવું ગોટાયું એટલે એ લોકો હતે આવું ગોતી આવે છે નિષ્ફલમ નિષ્ક્રિયમ શાંતમ નિર્વદ્યમ નિરંજનમ શ્વેતાશ્વર ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મ નિર્વ નિરવ્યવ છે ક્રિયાહીન છે શાંત છે અનિંદ્ય અને નિર્લેપ છે સાક્ષાત ચેતા કેવલો નિર્ગુણશ્ચ સાક્ષત ચેતા કેવલો નિર્ગુણશ્ચ સર્વના સાક્ષી સર્વને ચેતનપણું આપવાવાળા શુદ્ધ અને નિર્ગુણ છે નિર્ગુણમ અદ્રેશ્યમ ગ્રાહ્યમ નિર્ગુણમ અદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અવર્ણમ અવર્ણમ અચક્ષુ શ્રોત્રમ તદ પાણી તદ પાણીપાદમ તદ પાણીપાદમ ન હોય તદ પાણીપાદમ તત અપાણી અપાણીપાદમ તત અપાણી પાતમ અપાણી પાદમ નિર્ગુણ છે અદ્રશ્ય અગ્રાહ્ય અગોત્ર અવર્ણ એટલે અગોત્ર એટલે શું અગોત્ર એટલે ગોત્ર એટલે ખબર નથી ગોત્ર એટલે ખબર નથી જ્ઞાતિ એની કોઈ જ્ઞાતિ નથી ગોત્ર એટલે કોળ જ્ઞાતિ કઈ નથી ગોત્ર એટલે ગોત્ર એટલે કોળ નથી એટલે એનો જન્મ જ નથી કે એમ એ જન્મતા જ નથી નિર્ગુણ છે અદ્રશ્ય અગ્રાહ્ય અગોત્ર અવર્ણ અને આંખ તથા કાન રહિત તે રીતે જ કર ચરણાદિકથી રહિત અશબ્દમ સ્પર્શ સ્પર્શમ અરૂપમ અસ્પર્ધમ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ શબ્દ સ્પર્શ અને રૂપે રહિત બોલતા નથી એને રૂપે નથી અશબ્દ એટલે એને શબ્દ જ નથી એટલે બોલતા નથી ભગવાન બોલે છે કે નહીં કઈ વેદોની શ્રુતિનું તે લોકો પ્રમાણ કરે છે વેદોની શ્રુતિનું એ લોકો પ્રમાણ કરે છે ને એ તો કરે છે ને વેદ તો ભગવાન બોલેલા છે વેદ તો ભગવાન બોલે છે તો એ પાસે નથી માનતા પણ એમાં એને ગોઠવી રાખ્યું હોય તમે ક્યાંક પકડાઈ જાઓ ગોટો વાળતા તો પછી તમને ગોઠવી રાખ્યું હોય કે આ ગોટો તો આમ હતો એમ પકડાઈ જાય ત્યાર પછી એનું સોલ્યુશન હોય કે ન હોય હે તમે ગોટો વાળતા પકડાઈ જાઓ તો પછી સોલ્યુશન એને સીધું જ દઈ દેવાનું હોય કે ભાઈ આવું હોય તો આમ જ કરવું પડે બીજું કરવું પડે હે સોલ્યુશન હોય એને ગોઠવી રાખ્યું હોય ગોટા મારવાનું તમે તમને મનગમતો ગોટો મારી દીધો હોય અને પછી પકડાઈ ગયા રંગે આયથી તો તો શું કરવાનું કારણ બતાવવા કે ભાઈ મેં ગોટો માર્યો તેમ કહી દેવાનું એમ ક્યારે કહેવાનું જ નહીં પણ કે આ ગોટો તો આમ હતો એટલે ઓલો પહેલેથી વળેલો જ હતો હું તો ખાલી એડ્યો જ છું એને અથવા તો બહુ સારું હોય તો શું કહેવાનું કે તમે જ માર્યો તો ઓલું પણ શબ્દ સ્પર્શ અને રૂપે રહિત સપર્યગાત છુક સપર્યગાત શ્રુક શુક્રમ શ્રુકમ શુક્રમ શુક્રમ અકાયમ અવ્રણમ અવ્રણમ અવ્રણમ અવ્રણમ અનાવિરમ અસ્નાવિરમ અસ્નાવિરમ શુદ્ધમ પાપમ શુદ્ધમ અપાપ વિદ્ધમ અપાપ વિદ્ધમ શુદ્ધમ અપાપ વિદ્ધમ તે બ્રહ્મ સર્વગત અને શુદ્ધ છે અશરીરી અને અક્ષત છે સ્નાયુ રહિત નિર્મળ અને પાપથી લેવાયેલા નથી અશરીરમ શરીરેશ્વન સ્થેશ્વ સ્થિતમ જે શરીરોમાં અશરીર રહ્યા છે તથા અનિત્યોમાં નિત્ય સ્વરૂપ છે ન ચેષિતા નૈવચ તસ્ય લિંગમ ન ચેષિતા ન ચેષિતા ન ચેષિતા ન ચેષિતા નૈવ ચ તસ્ય લિંગમ નૈવ ચ તસ્ય લિંગમ લિંગમ લિંગમ તેનો કોઈ શાસક નથી તેમ તેનું કંઈ ચિહ્ન નથી દિવ્યો યમુતે હે પુરુષ દિવ્યો યમૂર્ત દિવ્યો યમૂર્ત પુરુષ નિશ્ચય તે દિવ્ય તથા અમૂર્ત પુરુષ છે અપાણી પાદો જવનો ગૃહિતા પશ્યત્ય ચક્ષુ સશૃણોત્ય કર્ણ તેને પગ નથી છતાં તે વેગવાન છે હાથ નથી છતાં તે અન્યને પકડી રાખે છે આંખો નથી છતાં જુએ છે અને વગર કાને સાંભળે છે રાખો સહજાન સ્વામી મહારાજ